દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસિંદ જયકારો દાદા ભગવાનના અસિંદ જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગ કરુણા સુરજ કા ભ્રાંતિ નવેરો ઠારવા ભ્રાંતિ નવેરો ઠારવા ઠંડક દીદી સમ બાવની ઠંડક तां સંજે ખબર પડતી નથી ખબર પડતી નથી ચડતી દશા સ્વ પ્રાપ્તની ચડતી દશા પ્રાપ્તની કીર્તન તમાર કીર્તન કીર્તન તમા Bye. સુતસુ સુદાત્મનો અનંતસુ નિરાવલંબી સાયબી નિરાવલંબી સાયબી છે મોક્ષ પહેલો દેહ સંગ શ્વાસે શીત શ્રી અંતિમ શ્વાસે શીત શ્રી કીર્તન તમારા કુંજતા કીર્તન તમારા કુંજતા જાગે છે સ્પૃહ દિવસ આજે જ્ઞાન દિવસ છે કે હિતેશ આપણો આ એન્જિનિયર હા કોણ ગોધરા હા ભલે ભલે અમે થોડો વખત આવીને પછી પાછા જતા જગ્યાએ બેસી જાઓ જ્ઞાન દિવસ છે મારા આશીર્વાદ છે હા હિતેશભાઈ એ બેસો થોડું આગળ પછી પછી જગ્યા પર જતા રહેજો એ પૂછે છે મને અમને આપણને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય હું અમે આપણે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ આ તમારે સમજવું છે એમ હમ એટલે શું સમજવું છે આમાં હું અમે ને આપણે એનો અર્થ નહીં સમજે હિતેશભાઈ હા એટલે આ હું આખા જીવનમાં હું હું જે રહ્યા કરે એમાં આ કાળમાં આ કર્યું કહેવાય જાણો ને તો આવા કાળમાં આપણે ઘરમાં બધા સાથે સાથે રહેવાનું અને છતાં બધા જ હું હું તરીકે બધા જુદા રહે છતાંય સાથે રહે પાછળ હે કે ના રે બોલો ને અને એટલે કે આપણે બધા અમે તે સ્વરૂપે હોઈએ કે નહીં હું પણ અમે સ્વરૂપે હોય કે નહીં એટલે કહેવા શું માગે છે કે ઘરમાં બીજા હોય તો ઘરથી આપણે જો આપણે આ શિક્ષણ મળે આ બોધ મળે કે જેથી આપણે ઘરના બધા એક સાથે એકબીજા સાથે હું ને અમે એટલે એમાં હૃદયનો તાર હોય છે એને જ પ્રેમ કહેવાય છે શરીર જુદા હોવાથી બધા હું છૂટા નથી પડી જતા માણસો છીએ એટલે સમજણ પડે અને આપણે સાથે કહ્યું કે ઘર અને ઘરની બહાર બહાર જે કંઈ દુનિયા જે વિશાળ છે તે એમાં બધામાં પછી આપણી દ્રષ્ટિ આવી વિકસિત થતી જાય હું શુદ્ધાત્મા છું એ સમજાય છે કે નહીં એના બધું ઉપરનું આવરણ બધા ખસતા જાય ધીમે ધીમે ધીમે એટલે તે વખતે પછી બોલ આવું આપણે સ્વાધ્યાય કરીને આનો અભ્યાસ કરીને પાકું કરી લઈએ તે પછી આપણે સહેજા સહેજ રહે આગળ ઘરમાં રહે બહાર રહે બધે જ રહે સમજાયું ને એમાં વાત તો કરી વાત કરવા કંઈ હું એવું બોલીએ ખરા પરંતુ એ સાચી રીતે નહીં બોલાય શું કહ્યું એ વ્યવહારથી બોલાશે સાચી રીતે શુદ્ધ આત્મા હવે સમજાયું ધીમે ધીમે થાય એનો મતલબ એ છે આ મુંબઈના JSS youth Mumbai JSS youth આપણે બધા જે યુવાન વર્ગ બધા મહાત્માઓ આવ્યા છે બહેનો આ બાજુ અહીંયા આ બાજુ એમાં આ મુંબઈનો યુવક વર્ગ ઘણો મોટો છે કે આજે તેરમી ફેબ્રુઆરી અઢી વાગે લગભગ એમને જે તે યુથ મુંબઈ ભેગા થયા છે ત્યાં અને સત્સંગ સ્વાધ્યાય માટે એ ભેગા થયા છે એમને બે ત્રણ પ્રશ્ન થયા છે બહુ જોઈએ આપણે પહેલો પ્રશ્ન નીતેશ રાણાવત છે મુંબઈનું કોણ આવ્યું છે સરીબેન છો ને તમને ખબર છે એનું અચ્છા આ બધી કહીએ તો નીતેશ રાનાવત રાનાવત જ્ઞાન પછી શું ભાવથી વ્યવસ્થિત બદલાઈ શકે છે એ આનો પ્રશ્ન છે આ સત્સંગમાં આવ્યું હોય એટલે કે વ્યવસ્થિત તો વ્યવસ્થિત જ હોય બધાને એ ખ્યાલ છે ને આપણને બધાને અને ખ્યાલ ખોટો નથી એ સો ટકા સાચું છે પરંતુ દાદા ભગવાને સમજાયું છે અમારો અનુભવ છે આ તો કે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે દ્રષ્ટિ છે અને દ્રષ્ટિએ કરીને આપણું જ્ઞાન ખુલે છે એમાં આ વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત છે એમાં વ્યવસ્થિત શક્તિ પ્રમાણે વ્યવસ્થિત કુદરતી મને બન્યા જ કરવાનું છે આપણને કારણ કે મન વચન કાયા એ દ્વંદ્વયુક્ત છે આખી સિક્કાની બે બાજુ જેવી એ અવસ્થાઓ ફર્યા જ કરવાની હવે એમાં એ વ્યવસ્થિતને આધીન છે છતાં આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ છીએ એટલે જે મન વચન કાય ફરજિયાતપણે છે એમાં આપણે શુદ્ધાત્મા મરજિયાતપણે આપણે ખૂબ વ્યક્ત થયા છીએ અને આપણી મરજી એટલે પોતાની વિષ ઈચ્છા એ નહીં વિલ એ બધું ના કહેવાય મરજીને મરજી એ પરમેનન્ટ હોય કાયમની હોય સમજાયું અને એમાં કોઈ પણ આગ્રહ હોય નહીં કોઈ પણ કોઈ પણ પ્રકારના આગ્રહનો પ્રકાર ના હોય એમાં કોઈ પણ મારાપણું અંદર હોય જ નહીં એ મરજી કરી એવી મરજી કરીને આપણે એ વ્યવસ્થિતમાં વ્યવસ્થિતના બધા કર્મોના ઉદય પ્રમાણે બધા કરતું હોય એ બધામાં પણ આપણે એને ગાંઠીએ નહીં ગાંઠીએ નહીં એટલે કે એ એનું જોર બતાવે જ એ તો કર્મનો ઉદયો છે બધા દરેકના જુદા જુદા એ એમાં રહેવાનું જ નહીં અને બધા દબાણો બધું જ આવે અવસ્થાઓના અને આ કલયુગમાં તો ખાસ કરીને ભરતી આવે મોજા આવે ઉપરા છાપરી આમ પથરાય ઉપરા છાપરી અથડાય એવું બધું થયા કરે બધું વાતો એમાં આપણે અભ્યાસે કરીને બરોબર પ્રેક્ટિસે કરીને આ બે વ્યૂ પોઈન્ટની શુદ્ધાત્મા દ્રષ્ટિએ એ અવસ્થાઓની અસરો એ અસરો અસરો થયા જ કરે અને આપણે આપણે રહ્યા કરીએ સમજાય છે એમાં એ વ્યવસ્થિત ગાંઠ્યા ના કહેવાય ગાંઠ્યા ના કહેવાય એટલે હમા પડે આવું નહીં હમા પડે આવું નહીં એ તો એના હિસાબથી છે પરંતુ આપણે આ નિશ્ચય શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને એને ગણીએ નહીં એને શું ગણીએ એટલે નગણ્ય જેવું ના કહેવાય પાછું હા નહીં તો આવી બને ડબલ જોરથી કેટલા જોરથી પછડાય તમે બધું સમજાયું ને જેમ છે તેમ એ આપણાથી સ્વીકારાતું જાય અને એની અસરો જે બધી થતી જતી જાય એનાથી આપણે છૂટાવી શકીએ આવી રીતે વ્યવસ્થિત ત્યાં આગળ જે એનો હિસાબ લઈને આવ્યો હોય એ હિસાબમાં ધીમે ધીમે ઓછું થતું જતું જાય આવું બને વ્યવસ્થિતમાં સમજાય છે એ ત્યાં સંપર્ક હશે નહીં અને રેકોર્ડ છે એટલે મોકલજો મુંબઈ વાળા મારે પણ ફોન આવ્યો હતો હા તમે પેલા સત્સંગ હશો મારી જોડે મારી પણ ફોન આવ્યો હતો બે વાગે રવીસમી તારીખે કહેજો એટલે પછી મેં એવું કહ્યું કે દાદાજી આજે હાજર છે સત્સંગ છે તો તમે પ્રશ્ન મોકલી આપો તમે કે અમે ઓનલાઈન સાંભળીશું એટલે અત્યારે લોકો સાંભળી રહ્યા છે દાદાજી બહુ સુંદર બહુ સુંદર અને વીસમી તારીખે વધારે લાભ લે આખો દિવસ છીએ હા હા સવારે દસ થી સાંજના છ એમનો પ્રશ્ન થઈ ગયો બરોબર સમજાય છે હા બીજો પ્રશ્ન છે જીમિત પટેલ કરીને એ લોકોને કહેવાનું ઉંમર લખે બધા ઉંમર બે જ જણ નીતેશ કારણ કે આ બધા પ્રશ્નો અક્રમ વિજ્ઞાનમાં જવાના હોય ઇંગ્લિશમાં નીકળે છે બધા હા નીતેશ રાણાવત સોલિસિટર થયો છે એ છોકરો સોલિસિટર તો પછી શું વાત કરો છો બહુ સુંદર ચાલો બહુ સુંદર જીમિત પટેલ જીમિત પટેલનો પ્રશ્ન છે ફાઇલ નંબર એક સાથે પડોશીની જેમ રહેતા ફાઇલ નંબર એક માટે લઘુત્તમતા વધતી જાય વધતી જાય એમ ક્વેશ્ચન કરે છે અને શુદ્ધાત્માના શુદ્ધાત્મામાં ગુરુતમતા વધતી જાય એવું બંને બંનેમાં પ્રશ્ન કર્યો છે એમને ચોક્કસ જીવિત બંને પક્ષે વ્યવહારમાં રિલેટિવમાં લઘુત્તમતા વધતી જતી જાય અને રિયલમાં શુદ્ધાત્મા પક્ષે પ્રજ્ઞા પ્રજ્ઞાએ કરીને આપણે શુદ્ધાત્માના ગુણો ખીલતા જાય એ આખી ગુરુત્તમતા વધતી ગઈ ગુરુત્તમતા એટલે અહીંયા ગુણો થયું છે ગુણો ગુણોનું પ્રગટ ખુલવા જવું તે એને ગુરુત્તમતા કહી સમજાયું અને ગુરુત્તમતા વ્યવહારની ભાષામાં જે વપરાય છે એ તો દ્વંદ્વ ભાષામાં વપરાય છે ભારે હલકું એ રીતે વપરાય છે તો એ વસ્તુ જુદી છે અને એટલા માટે જ દાદા ભગવાને ખાસ કરીને ગુરુ શબ્દને વ્યવહારમાં જે વપરાય છે ગુરુ અને શિષ્ય એમાં ખાસ કરીને કહ્યું કે જેમને જેમને ગુરુ થવાના ભાવ હોય એમને લઘુતાની ચાવી હાથે રાખવી લઘુતાની ચાવી સાથે રાખવી એ આખું માસ્ટર કી છે વિતરાગ ભગવંતોની બધાની અને એ રીતે હોય તો એ ગુરુ બધા એને કામ સુંદર લાગે બહુ સારી રીતે એમના એ પડે બધું વચનબરનું કામ થાય બધી રીતે થાય એટલે આ બીજો પ્રશ્ન જીમિત પટેલનો થયો દાદાજી we all pray you to shower your benign blessing to enable us to constantly live in પાંચાજ્ઞા બહુ જો સરસ ભાવ કરે છે please also bless us with your અખંડ નિધિધ્યાસન એન્ડ અખંડ સાનિધ્ય જરૂર તમને બધાને અમારી ખાતરી છે તમે આંખો બંધ કરીને અમને યાદ કરશો તો પણ આ તમે જે ચાહો છો તમને અનુભવ થશે જાઓ જય સચિદાન હવે આ અમારી જસ્મીન શાહ છે અમદાવાદથી જસ્મીન શાહ મિનલબેન જાણે છે એને મિનલબેન ક્યાં બેઠી સિસ્ટર બે જણા સાથે જ છૂટા નહીં પડવાનું હા કે કોઈ આવ્યું છે આપણે ઘેર જયંતિ કાકા કોઈ ના એ તો રવિવાર આવશે કદાચ વીસમી તારીખે એના પ્રશ્નો છે દાદાજી can you please answer the following question એ થોડીક એમ આમ તો મોટે ભાગે ઇંગ્લિશ જ છે છોકરી કઈ આવી કઈ છે કઈ ઉભી હા ખરી આવો આગળ આવો આવી જશે પછી જુદી જશે ત્યાં નીલબેન જોડે ત્યાં પપ્પા આયા છે સારું તો એ કહે છે તો ઇંગ્લિશમાં લખે છે કારણ કે બધું ભણેલી ઇંગ્લિશમાં અને ફ્રેન્ચ બે જ આવડે છે ને તો જસ્મીનની પ્રકૃતિમાં શું નડે છે જેના કારણે જસ્મીનનો નિશ્ચય પાકો નથી થતો દાદાજી can you please remove that blockage Jasmine તું અમને સોંપું તો અમે રિમૂવ તો ના કરી શકીએ પણ તારી અંદર રિમૂવ થાય એવું બધું અંદર ગોઠવી આપીએ ખરા સમજી એ તમારે ગોઠવણી કરીએ ત્યારે સમજી લેવાની અને ગોઠવણી પ્રમાણે ત્યારે બધું અંદર ચલાવવાનું બધા રસ્તા બતાવી દઈએ સમજો હમ પછી મળવું પડશે વીસમી તારીખે આવજે સમજાવીશ બીજું છે દાદાજી you have said that from the time દાદાજી ગેવ યુ જ્ઞાન you always look that Ambalal દાદાજી એઝ પરમાત્મા દેટ મીન્સ દેટ યોર અનંત જ્ઞાન અનંત દર્શન state was hundred percent hundred percent ના કહેવાય પરંતુ જે નિશ્ચય એમનાથી પરમ નિશ્ચય સ્વરૂપ તમને પ્રાપ્ત થયો નિશ્ચય શું કહ્યું આ વ્યવહાર અને વ્યવહારથી જે કનુભાઈ એમાં એમને આ નિશ્ચય પ્રાપ્ત થયો પરપેચ્યુઅલ કાયમનો પરમેનન્ટ સમજાયું ઇનફાઇનાઇટ ક્વોલિટીઝ તો એમાં આ નિશ્ચય કામ કર્યું અમને દાદાએ આજ્ઞા સમજાઈ શરૂઆત હતી શરૂઆત જ હતી મહાત્માઓ જ હતા પાંચ છ સાત હતા બધા નતા તો આજ્ઞા સમજાય બીજે દિવસ પૂછ્યું બધું છે ખબર છે ને અમે તમને સમજાવ્યું હતું કીધું દાદા બોલે જાઓ બોલાવ્યું નહીં સારું કાગળ લાવો કાગળ કાગળમાં પછી અમને લખીને આપ્યું એમના હાથે બનતા સુધી બન્યું નથી આ પહેલી વખત બનેલું ત્યાં મને ખબર નહીં પણ અમારા ગુરુજી છે એમને કંઈ સંતાડી રાખેલું શું વસંતભાઈ સંતાડી રાખેલું સુરેશભાઈ પછી એક હું કાઢ્યું મેં આ કઈથી નીકળ્યું હા તો બહુ જૂનું પછી શાહ સાહેબ પાસે બધું તો પછી આ સુધીરભાઈ શાહ એમને થયું કે આ પહેલો અંક હિન્દીનો નીકળે છે ઉત્તમ શાહ એમાં એને મૂકી દઈએ એટલે સિદ્ધાર્થની પ્રાર્થના છે ને એમાં એમાં આમ ગોઠવી દીધું પાંચ આજ્ઞા સ્વરૂપ આવું કર્યું એમને हिंदी लोग बहुत सुंदर नहीं से उत्तम शाह आप खुश हो जाएंगे हुँ? हम्म? सारा उत्तर भारत में राजस्थान में आप तपुत्र तो साहेब हो आप उत्कृष्ट परम निमित्त बनो समझे बिल्कुल उत्तम शाह ठीक है ना और आप सबको लीड करना सबको उससे लीड होते हुए उनसे लीड तो होना ही है हमें नहीं तो उनको कैसा लीड करे हम वो व्यवहार से करेंगे हमें निश्चय से करें वो निश्चय से करे ना फिर नहीं करेंगे आप लोग हम सब इतने भाग्यशाली है कि हमारा व्यवहार और निश्चय जो अलग अलग अलग रहा ही नहीं बिल्कुल नहीं रहा हुँ? हम्म? तो वो कागज कहाँ गया એમાં પડોશી ભાવનું કોઈ પૂછ્યું હતું ને જીવિત પટેલ પડોશી ભાવ पड़ोसी भाव में रहवानू एक बोले ना यही व्यवहार और निश्चय साथ है यही उसका मतलब ही ये व्यवहार और निश्चय साथ में है अर्थात जो प्राप्त निश्चय के साथ हमेरा मन वचन काया का पूरा व्यवहार और मन वचन काया का जितना व्याप है पूरा व्याप है वो हमेरे मेन केबल से हम जुटे हुए हैं व्यवस्थित शक्ति में जो व्यवस्थित शक्ति में हम आगे से ही हमारे जुटने के लिए थे जुट गए मेन केबल माइंड से और उसकी इतनी चैनाले है क्या बात करें निर्मल जी सुनती है किंतु हाँ, कितने चैनल हो मन की दो पांच चैनल होगी क्या बोलते हैं साहब महेश महेश आनंद जी मन की कितनी दो तीन चैनल है कि नहीं है बहुत ज्यादा क्या बोलते हैं तो वाणी की तो है ही नहीं ने एक अंतर वाचा एक बाह्य वाचा अरे तो काया की तो कितनी एक एक इंद्री की एक एक ये बात हो गई ये सब चैनल एक दूसरे की एक दूसरे की चैनल में कोई एंटर न कर सके अब देखो ये यहाँ की सैटेलाइट चैनल में हो सकता है यहाँ नहीं होगा कभी भी नहीं होगा सबकी सभी के केबल मेन केबल एक दूसरे का नहीं होगी इंटरकनेक्टेड जरूर है लेकिन स्वतंत्र गणेशान जी क्या बोलते हैं आप मजे का है नहीं ये सारा हुँ? हम्म? उत्तम शाह तो कैसे सबके सबके सब भाई सब लोग सारा ब्रह्मांड चल रहा है लेकिन खास करके अपने मृत्यु लोग और वहां भी खास करके मनुष्य मनुष्य प्राण तो उसमें पड़ोसी भाव में ये अर्थ आ ही गया है तुम समझी ये परमात्मा है ना व्यवहार और निश्चय तो व्यवहार में हमारा निश्चय जो हो ना कि अभी एक अनुभाई आनंद हो गए आप आप हमारे साथ मुक्ति से हैं बहुत आनंद है अंदर से आनंद प्राप्त हुआ है सुख प्राप्त हुआ है तो अभी आप हैं और हम हैं और आप हम के बीच में तो व्यवहार और व्यवहार की अवस्थाएं कहीं कहीं प्रकार की किस किस प्रकार से चारों दिशाओं से ऊपर से नीचे से सब सब कुछ आएगी समझ आएगी आपकी काया कोमल हो तो क्या हो गया सुन, सुनती है लेकिन ये आपकी अवस्था कोमल नहीं है नहीं <laughs> निमेशानंद जी क्या करें हाँ तो नहीं था तो आप है बस तो हम ऐसा नहीं बोलते कि हम दोनों के अलावा और कोई नहीं है जो हो गए वो बीच में अवस्था आएगी हम दोनों को अलग रखने के लिए फिर भी हम अलग न रहेंगे तनु हम हैं आपके साथ अलग नहीं रहेंगे ये परमात्मा का अद्भुत प्रासाद हम्म? ये प्रासाद की ये फलश्रुति दूसरी कोई वाइब्रेशन थे ही नहीं कितने नजीक से व्यवहार में रहे हुए मैं रसिक भाई साहब को पूछो आए हैं हाँ कितने नजीक बचपना से फिर भी तो उसमें किसकी किसका पुरुषार्थ मेरा कुछ नहीं कृपा अनहद कृपा कृपा अनुग्रह थी ये तो खाली मेरे लिए था ही नहीं सबके लिए कृपा का फ्लो एक ही होता है उसमें गुरु लघुता होती ही नहीं कभी भी अद्भुत है अद्भुत है तो जब हमारी व्यवहार दृष्टि और निश्चय दृष्टि में इसी सम्यकता आती जाती है व्यवहार से निश्चय तो निश्चय ही है लेकिन निश्चय के साथ साथ व्यवहार सम्मक होते होते उसमें सिंक्रोनाइज होता जाता है तालमेल बनता जाता है वैसे वैसे सूरज जी मजा आती है हुँ? हम्म? अलग से रहना हो तो शुल्क प्रैक्टिस बहुत करनी पड़ती है उससे वो तो है व्यवहार वो मनोचिन का कराएगी हम मानते हैं दूसरे कराएंगे नहीं ये गलती हो जाती है ना हाँ? आप दोनों सुनते हैं कि नहीं हाँ? हमें सुना नहीं पड़ता आपका आवाज़ बस आ तो सनी बहन आप सुनते हैं ठीक है आप आज आज कहाँ आए हो वहां अरे इतना जल्दी फंक्शन तो अरे आलोक जी वहाँ सब अभी आराम करे એટલે ભાઈ આ ભાગે બહુ સરસ લો બહુ ખરા છે નહીં સ્પોન્ટેનિયસ જ્યાં ત્યાં હાજર એવું છે જસ્મીન સમજી કે નહીં એટલે કે આ કેવું છે કે આપણને આ મને કેમ એવું કયું એવું કહેવાની જરૂર નથી આપણે જ્યાં જેને જેવી રીતે જોઈએ ત્યાં તેવી રીતે આપણને અંદર એ પાછું આયા અગર રહે નહીં બધી વાર સમજણ પડે એટલા માટે આ બે આજ્ઞા બે દ્રષ્ટિની બહુ કિંમત છે કે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને પેકિંગ ખોલીને અને પેકિંગ વ્યવહારથી છે તો આપણું પેકિંગ એ વ્યવહારથી છે તો વ્યવહાર વ્યવહારથી વ્યવહારની રીતે કરી લે બસ શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે આ વાત છે ત્યારે આ બધું આપણને બેનિફિટ થાય એટલે હંડ્રેડ પર્સન્ટ એવું એ કારણમાં ખરું કોઝીસમાં અને બીજ સ્વરૂપ છે ને બીજથી આજુ સારા છે પરિણામ then dadaji what is coming in jasmine's way that is not allowing the anand jnana anand to open Anantnarayan for that to open up એ તું કહે છે તે તો કારણના ભાગમાં કોઝીસ ભાગમાં બધા કરે છે સમજાયું આ બીજ પોતે જ એવું છે કે અનંત જ્ઞાનનું બીજ છે અનંત જ્ઞાનનું અનંત દર્શનનું બીજમાં એટલી છે શક્તિ જેવી બીજમાં શક્તિ એ એવી રીતે પણ ભૂલે ફાલે સમજાય છે એટલે ધીમે ધીમે થાય જેમ વ્યવહારમાંથી આપણે એ વ્યવહાર સાગર આખો ધીમે ધીમે વ્યક્ત કરતા જઈએ સમજાય છે અને વચમાં આપણે ડુક્કા બુક્કા આવું સમજાય ખાઈએ ખાઈએ તો પ્રતિક્રમણ કરીએ તરત જ શુદ્ધાત્મા થઈને હમ? તો તરતા ના આવડતું હોય તો એ અંદર પાછા ઉપર આવી જઈએ उत्तम सा क्या बोलते हो तैरने तैरने नहीं आता क्या करे तो व्यवहार सागर में सरीबन क्या करे यही है हमारे पास रास्ता તરુબેન ઠીક હે ને તરુબેન આવ્યા છે સમજી last Jasmine ben Jasmine past C exams you gave her આશીર્વાદ સેઇંગ દેટ આ દેશ સિર્ફ મોક્ષ માટે જ છે સમજાય તો સમજી લેજે નીકળી ગયો ક્યારે મને ખબર નથી પણ તે નોંધ રાખી સારું કહેવાય એટલે હવે આપણે વ્યવહાર દ્રષ્ટિથી હું જસ્મીન છું એમાં એનો નિશ્ચય કેવી રીતે હોય તે આપણો આ રીતે રાખવો પડે આ નિશ્ચય જસ્મીન તારો હું તારી સાથે છું તારો વ્યવહાર નિશ્ચય એ તો ફ્લિટિંગ છે પાસિંગ છે તો હું કાયમનું સાધન સાથે એટલે તારો નિશ્ચયમાં તું જેટલું નિશ્ચયપણું જડ હશે હમ ગમે તેવી અવસ્થાઓ મન વચન કાયાની આપણને એ પટલ ના રહેવા દે દ્રઢ ના રહેવા દે નિષ્ઠાઈ કરી ના રહેવા દે છે ને નહીં હવે નિર્ણય નિશ્ચયથી વ્યવહાર દ્રષ્ટિએ કરીને જ હું જસ્મીન છું શું બોલ વ્યવહાર દ્રષ્ટિએ કરીને જ હું જસ્મીન છું જ હું જસ્મીન છું આવું અને બોલ શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને મારી શુદ્ધાત્મ દ્રષ્ટિથી પ્રાપ્ત શુદ્ધાત્મ દ્રષ્ટિથી હું પરપેચ્યુઅલી કાયમના અગુરુ લઘુ સ્વભાવે તારી સાથે જ છીએ આપણે બે સાથે રહેવાનું તમે એકબીજાનું કઈ વાંધો આવ્યો પિન્ટુ શું કે છે તું હા જો રુદબેન ના કહી દઈશ કે નહીં દઈશ કહેવું હોય તો ખાનગીમાં વાત કરી લેજો જાઓ ચાલો હવે આપણે થોડોક આજે તો નિમેશાનંદજી થોડો સમય કે તમને પાંચ પંદર મિનિટ આપીએ બધા ચાલે મોડું થઈ જશે આપ કહો એમ પ્રમાણે હે હા છ દસ સુધી ચાલો એટલે વીસ મિનિટ છે આપણે ઉપયોગ કરી લઈએ હવે આપણા સંત પુરુષ હા એને બોલવાનો પણ દાદા પરમાત્મા શું કહ્યું બેન દાદાજી આ જ રીતે વિતરાગ ભગવંતોનો આખા બ્રહ્માંડમાં વ્યાપ હોય છે તમે જેમ કહ્યું ને કે દાદાજી મારી વાત સાંભળો હા વિતરાગ ભગવંતોનો આખા બ્રહ્માંડમાં છેક ટોપમોસ્ટ બોટમ મોસ્ટ સુધી જેમને વિતરાગ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ પણ હોય શકે છે એ શરૂઆતને પ્રગતિ કરતા સ્થિર થયા હતો તેમને એ હોય છે અને પરિપૂર્ણ હોય એ તો એમના એક દેહ સાથે છે એમાંથી એ સ્પંદનો અને અબ્રેશનો એટલા બધા હોય છે અને ક્યારે કે હું અનંત જ્ઞાન પ્રકાશવાળે હું શુદ્ધાત્મા છું કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું એ આખું કેવળ જ્ઞાન સ્વરૂપે આખું વ્યક્ત થાય તે સમયે ટોપથી બોટમ મોસ્ટ સુધી ઇન્ક્લુડિંગ ઓલ મધ્યલોક આ બધો મૃત્યુલોક બધા ચારે ગતિમાં પહોંચી જાય છે અને છેક નીચે બોટમ મોસ્ટ સાતમા નરકમાં પણ એની અસર પડે છે પર થાય છે એ એટલો પ્રભાવ છે મનુષ્ય દેહમાં આટલું બની શકે છે શું બોલો તો દાદાજી આખો જે વ્યાપ જે છે એ દાદાજી વિતરાક સ્વરૂપનો જ વ્યાપ છે ને આખો એટલે જ પિંડે છો બ્રહ્માંડે બ્રહ્માંડે છો પિંડે ને દાદા આપણા હોવાપણાનો વ્યાપ છે આપણા હોવાપણા એટલે કે ભાવ શબ્દ વાપર્યો છે ભાવ શબ્દ એટલે ભાવના આટલી બધી થઈ શકે છે પરંતુ દ્રવ્યમાં મર્યાદાઓ છે શું કહ્યું ભાવના એટલે બધે સુધી હોય છે પણ જેવી ભાવના જેવી ભાવના અને એની શક્તિનું બળ એ પ્રમાણે દ્રવ્ય પણ એવું શક્તિવાળું બળવાળું એ પ્રમાણે હોઈ શકે છે ભાવનાના બળ પ્રમાણે દ્રવ્યનું બળ હોય છે તો કુદરતી જ હોય બરાબર એટલે તો તીર્થંકર ભગવંત કયા બધા જી હા દરેક ચોવીસ અને દરેકને એમના મન વચન કયા જે હતા એ પ્રમાણે એમનું હતું સમજાય છે તો હવે છે તીર્થંકર ભગવાનની ભક્તિ કરીએ આપણે સ્તવન કરીએ ત્યારે એ બધાના એ દરેકની સ્પેશિયલ પ્રમાણેનું એમનું અસ્થિપણું હોય ભાવનાઓનું કલ્યાણક એ પ્રમાણે બધું હોય એના માટે સમજવા માટે તમારે આનંદ ગંધીની ચોવીસી કહેવાય છે એ ઉત્તમ છે વ્યવહારમાં ઉત્તમ આખો સિદ્ધાંત સાથે શાસ્ત્ર શાસ્ત્રોની જરૂર નહીં પડે પણ એ બહુ જરા ગુડ છે સમજવું પડશે હમ એના માટે બહુ શાસ્ત્ર રચાય કાપડિયા સાહેબ મુંબઈના આખું પુસ્તક બનાવ્યું છે એમને એક એક સ્તવનમાં નીકળવું એક બે લાઈન હોય સ્તવનની તેમાં શ્રીમદજીએ આખું બે પાના ભર્યા છે હમ એટલે બધું બહુ એવી રીતે છે સમજ્યા નહીં તમે જી દાદા આપ્યું દાદા મને આપનું જ્ઞાન જોઈએ છે દાદા જ્ઞાન લીધા પછી હું રોજ વિધિ કરીશ તો દાદા મને આપનું જ્ઞાન આપવાની કૃપા કરો આ કોનું નામ લખ્યું નથી કોઈ તેથી આવ્યું નામ લખ્યું નથી બોલો ને શું છે હા રુચા એમ કોની છે કોની દીકરી અમે આલી મને મળી હતી ને હે અમે અંદર મળી હતી ને શું ભણું છું મોટેથી બોલ આઠમામાં ક્યાં આગળ રહું છું મોટેથી બોલ વડોદરામાં જ વડોદરામાં જ સારું તું બલજે પછી હા આપણે આપતા પૂરતો દીપકાનંદજી છે ગોઠવજે હા થશે તારું ભાવ છે તો પણ આપીશું હવે આપણે સંત પુરુષ એસ એમ પટેલ એમને દાદા ભગવાનના આપતા સૂત્રોમાંથી ત્રણ આપતા સૂત્ર પૂછ્યા છે એના માટે થોડો સત્સંગ કરી લઈએ આપણે નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી બરાબર जय जय कौन છે कौन बैठी है हाँ અચ્છા है अच्छा अच्छा लगे ना હા સર સર ભલે હા બરોબર છે તો આ ત્રણ આપતા પુત્રો એમને સમજવા માટે અમને વિનંતી કરી છે જોઈએ આપણે આપતા સૂત્ર નંબર ત્રણ હજાર સાતસો ને અગ્નેયાસી અમે અજ્ઞાનની વિરાધના કરીએ છીએ જ્ઞાનીની વિરાધના તો એક ક્ષણ પણ અમારે ના હોય જ્ઞાનની જ્ઞાનની વિરાધના તો એક ક્ષણ પણ અમારે ના હોય અમે જ્ઞાનની આરાધના કરાવવા માટે આવ્યા છીએ જ્ઞાન એ જ આત્મા છે જ્ઞાન એ જ પરમાત્મા છે જ્ઞાન એ જ તીર્થંકર છે જ્ઞાન એ જ સિદ્ધ છે એટલે જો જ્ઞાનની વિરાધના થઈ તો તીર્થંકરોની વિરાધના થઈ સિદ્ધની વિરાધના થઈ પરમાત્માની વિરાધના થઈ જ્ઞાનની વિરાધના થઈ તેની જુઓને કેવી દશા થઈ આજે આખા ભારત વર્ષમાં આપણે જોઈ શકીએ છીએ એની હાલત એની હાલત એટલા માટે દાદા ભગવાને પણ એક બધાને ચેતેલા અને સાવધાનપણે રહી શકે એટલા માટે કહ્યું હતું કે એવું રાખવું નહીં કોઈ દાડો કે હવે અમને દાદા મળી ગયા બસ આવું આવું એક એમને સાવધાની રાખ માટે કહ્યું છે એટલે સતત સાવધાન રહી શકીએ આપણે તલવારની ધાર ઉપર નાચી શકીએ આરામથી વગર કશું કશું થયા વગર શાંતિથી એ તો નઠ લોકો જ નાચી શકે બાકી આજ્ઞાધર્મથી બે દ્રષ્ટિએ નાખો આજ્ઞાધર્મ પાંચ આજ્ઞાનો એ આમ રખાવી શકે છે આપણને એટલે આ વિરાધના માટે અને આરાધના માટે દાદાએ કેટલું ગંભીરનું આખું આત્મસૂત્ર છે બહુ સમજવું જોઈએ અને આપણે જ આપણા મન વચન કાયા અને સિન્સિયર નોલેજ થઈ જઈએ એના માટે આ રહેવું જોઈએ બહુ સુંદર છે એમ બરોબર છે બીજું કંઈક જોવે છે હા એટલે અજ્ઞાનની વિરાધના કરીએ છીએ જ્ઞાનની વિરાધના એક ક્ષણ પણ ના હોય અમે અજ્ઞાનની વિરાધના કરીએ છીએ એનો મતલબ શું કે અમે વ્યવસ્થિત ના ગાંઠીએ શું કહ્યું ને ના નાખીએ તો એની વિરાધના થઈ થઈને આપણે ની ના હે ના એને તો સો ટકા એક્સેપ્ટ કર્યું હા ત્યારે એને અજ્ઞાનની વિરાધના કહેવાય એટલે એનો પડકાર ના કર્યો એની જોડે ઝઘડ્યા નહીં જેમ છે તેમ તો પછી પેલું તો એવું હોય જ નહીં ને એ તો બે દશાવાળું બે સિક્કાની બાજુવાળું છે જ એટલે જે બાજુનો પાવર એ પ્રમાણે આવે જ એ તો અને એ પ્રમાણે એને આપણને હરાત આવે પણ આપણે એની વિરાધના કરીએ તો નિમેશાંતજી કોને આવે અરે कुछ तो बोलो विराधना हो गई ना उसकी अज्ञान की होगी नहीं क्यों सोचते हो उत्तम साहब बोलो दो, दो साहब બહુ બહુ મોટી વાત કરી રહ્યા છે अज्ञान का तो स्वभाव ही है को उसको हमें आराध आवे उनको आपको क्या लगता है शरीर आनंद जी आपको क्या लगता है लेकिन वो उसका आराधन आराधन करने वाला जो उसका स्वभाव है विभाविक स्वभाव समझे वो विभाविक स्वभाव में उसकी विभाविकता की हमें अविराधना करते हैं तो क्या हो जाएगा सब सीधी बात हो गई પ્રમાણ હોય છે हमें उससे झगड़ा ही नहीं किया ने क्या योगेश आनंद जी बोलते हैं ये तो भाई अद्भुत सूत्र है आपने पूछा सही पूछा अज्ञा की विराधना को सोचे क्या ये क्या है वगैरह इसीलिए बताया कि જ્ઞાનની વિરાધના તો અમે એક ક્ષણ પણ અમારે ના હોય જ્ઞાન એટલે જ્ઞાન છે જે આપણે પોતે જ છીએ અને પોતે પોતાની વિરાધના કોણ કરે बोलो ने भरतान जी बोलते नहीं कुछ ये तो बात हो गई हुँ? हम्म? लेकिन व्यवहार ऐसा है एक काल का एक वर्तमान काल का कि प्राप्त दृष्टि सब कुछ है फिर भी हो जाता है लेकिन उसके लिए कैश प्रतिक्रमण जरूर है लेकिन बोलते मैं प्रतिक्रमण करता रहता हूँ तो कल किया हुआ प्रतिक्रमण कच्चा पड़ जाएगा हम्म। अन्य धर्म हमारी में आ ही नहीं सकता कभी भी समझे आपको क्या लगता है सूरज भाई वो समझने की बात है वो क्रिया की बात है ही नहीं आज्ञा धर्म जसिन समझी हाँ अंडरस्टैंडिंग सीधी सादी बात वेरी अंडरस्टैंडिंग वही ज्ञान है और कुछ नहीं है व्यवहार में भी ऐसा चलता है ठीक है ना तो और कुछ है इसीलिए अगर जो ज्ञान की विराधना हो तो तीर्थंकर की विराधना हो जाएगी सिद्ध की विराधना हो जाएगी परमात्मा की विराधना हो जाएगी જ્ઞાનની વિરાધના થઈ તેની તે જુઓ કેવી દશા થઈ બધે આજે આજે ભારત કેટલું શક્તિ પ્રદાન કેટલું બધું છે જોઈએ તો આપણે જ્યાં જ્યાં જોઈએ શું છે किंतु समझाए क्या है सभी तुम क्या बोलते हो आप हाँ को- कौन જ્ઞાનની વિરાધના એટલે શું એ થો- એ થોડું ફોડ પાડો શું કહ્યું? જ્ઞાનની વિરાધના એટલે ફોડ પાડો ને થોડું <laughs> પોતે પોતાના વિરુદ્ધ પડવું તે બરોબર તમને શું લાગે છે જ્ઞાન એટલે આપણે જ યસ જ્ઞાન જ આત્મા છે લખ્યું આ તો બધું આ સૂત્ર બહુ કમ્પ્લીટ છે આ તો શું કે છે જ્ઞાન એ જ આત્મા છે દાદા શું કહે છે જ્ઞાનની આરાધના કરાવવા માટે અમે આવ્યા છીએ હવે આરાધના કરવા આવે છે ને આપણે આરાધના એમનું સમજ્યું બધું કર્યું મળ્યું આનંદ ચાખ્યું બધું ચાખ્યું છતાં પછી આપણા મન વચન કયાથી અવસ્થા પ્રમાણમાં થઈ જાય કેમનું લાગે કહે ધ્રુવી બોલો આ વાત છે એટલે કહ્યું જ્ઞાન એ આત્મા છે જ્ઞાન પરમાત્મા છે જ્ઞાન એ તીર્થંકર છે જ્ઞાન એ સિદ્ધ છે સમજાયું અને દાદા કહે છે પાછા અમે જ્ઞાનની આરાધના કરવા માટે આવ્યા છીએ પછી એનો વિરાટના શબ્દ કઈ આવ્યો પણ આપણું આ કર્મનો ઉદયો બધા કરાવડાવે ને એમ દબાણ મૂકું છે ને ફોર્સ સમજાય છે કે નહીં પણ એને કે દા અને આવું કરે એટલે મને આમ થાય છે લે આ તો શું કરવું આને શું કરશે સાહેબ મહેશાનંદજી તું સમજવા જેવું છે ને વાત તો અને જ્ઞાન સમજવાનું જ છે ને આપણે તો શબ્દમાં અવતાર સાથે શબ્દનો સ્વભાવ છે આકારનો એટલે દાદાએ કહ્યું કે વાત થતાની સાથે જ ચેતી જવું કે બીજો વી આગળ વધારાનો ના લાગી જાય કે છે નહીં તો વી બાદમાં એટલે વિશેષ વાદમાં પડી જઈએ પછી મજા પડે ટેનિસ ગેમ રમવાની શટલ નો થાય ચાલ રમો બેન એક જીતે બે જીતે અરે બોલો ને અરે હોતું હશે એ કઈ જીત એ કઈ હારે નહીં કે જીતે નહીં તું એ ના થાય કે છે આવું મુશ્કેલી છે એ તો દરરોજ આગળ જઈએ સાહેબ જ્ઞાનની વિરાધના નહીં કરવી જાણવા છતાં જ્ઞાનની વિરાધના કરે તો શું થાય કોઈ જાણીને તો કરતું જ નથી આ તો કર્મના ઉદયની વ્યવસ્થાઓના પ્રેશરો કરાવે શું થાય તે અંદર ઉતરવાની જગ્યાએ આપણે બહાર નીકળી પડીએ છીએ આંખે જોયેલું ધોકો દેશે દાદા કે છે તમે કાને જાતે સાંભળ્યું ધોકો દેશે હવે આના પરથી ઇનડાયરેક્ટની પણ આપણે જો આટલું બધું અસરો પડતી હોય તો ડાયરેક્ટની સ્થિતિ હદ કેટલી થઈ જાય શું કરો વિચાર તો કરો સમજાય છે ધીરુભાઈ તો પૂછ્યું ને ના એસએમ તો ખ્યાલ આવ્યો તમને બહુ સમજજો આ જ્ઞાન સહેલામ સહેલું છે ત્યારે એને સહેલું રાખી જાણીએ તો શું કહ્યું સહેલું રાખી જાણીએ તો પાંચ આજ્ઞા સહેલામ સહેલી છે એ સહેલું રખાવાય જઈએ છે આપણે આપણા જ્ઞાનને હવે બિહારી અંદર એવું કે છે મને શું કહો છો બોલો ને મોટેથી બિલકુલ સહી હૈ જોર से बोलो बंदे <laughs> और बोलो फ्रीक्वेंट बिल्कुल सही है अरे वाह। चलो आगे जाएंगे એટલે અજ્ઞાનની વિરાધના ને જ્ઞાનની વિરાધના કહેવાય જ્ઞાનની આરાધના કહેવાય ઓટોમેટિક થાય ભાઈ બરાબર અજ્ઞાનની વિરાતા થઈ જ નહીં એને કહેવાય તો ડબલ આરાધના થઈ મુક્તિ હા, હા. ડબલ આરાધના શું કે એને ઝઘડ્યા નહીં એનો પ્રતિકાર ના કર્યો એ શું થયું મને કહો છે અરે એ તો તમને ક્યાં સલામ ભરે કહો આ કેવા સુંદર મળ્યા મને કેવા સુંદર મળ્યા એક પડઘો સમય બીજો નવો ઉદભાત નથી થવા દેતા કે છે અમે પડઘા ઉભા થવા માટે અમે કરાવવા માટે આવ્યા છે ને ઉભા નથી થવા દેતા વિરાજના થઈ નહીં તો યોગેશાને શું કહો છો અરે બહુ આ તો વિજ્ઞાન છે ભાઈ વિજ્ઞાન આ મન વચન કાયા જ આપણને શીખવાડશે આપણી પુષ્કળ સમયનું ફુરસદનો સમય હોવો જોઈએ આપણી પાસે ઉત્તમ શાહ શું કહો છો આજ અપેક્ષા એ જ્ઞાની ચાહે શું કરી શકે કહેવાય હા એક્ઝેક્ટલી કારણ કે હંડ્રેડ પર્સન્ટ કરતા છે શું કહ્યું હંડ્રેડ પર્સન્ટ જે કશું જ કરતા જ ના હોય મનથી માનસી કાયાથી એમના માટે કુદરતી બધી સત્તા હોય છે કારણ કે ભગવાન પણ જાણે છે કુદરત પણ જાણે છે દેવદેવીઓ પણ જાણે છે કે આ સત્તા જેમના હાથમાં ગઈ છે એ સત્તા કોઈ દિવસ દુરુપયોગ ના થાય ક્યારેય પણ ન થાય કોઈ દિવસ એ તો એટલા જોરથી પોતા પર આવી પડે બહુ ખોટું છે બહુ જોખમ છે એટલા માટે કહ્યું આ તો ભાઈ સમજીને બેહી જા હું સમજીને બેહી ગયો તો એક ઉતારે થઈ જઈશ સમજી ગયા બહુ ચલો આગળ જઈએ હવે એટલે મને બે ત્રણ મિનિટ જ રહી આવે પતાવી દઉં બે ચાલો ત્રણ હજાર આઠસો ને પંચ્યાસી આ જગતમાં કોઈ વસ્તુ વધઘટ થતી નથી વધઘટ છે ને દેખાય છે વસ્તુઓનું સામસામું સંમેલન થવાથી બીજો એવરેજ ઉભો થાય છે એને અવસ્થા કહેવાય અવસ્થા વિનાશી છે ખાલી આકારનો નાશ થાય છે ને નવા પર્યાય આકાર ઉત્પન્ન થાય છે છતાં એક પરમાણુ વધતું નથી તેમજ એક પરમાણુ ઘટતું નથી આ બધું નિયમમાં છે શું કહ્યું આ બધું નિયમમાં અદભુત છે આ તો વાત હા શું કહું કહો તો આમાં તો આખું વિજ્ઞાન દીધું છે તત્વ છ તત્વોની વાત આવી ગઈ હમ છ તત્વોનું સંમેલન કવિરાજનું પદ કેટલું સરસ છે હમ હવે આજે જ નથી પણ આપણે વીસમી તારીખે જ્યારે આખો દાડો મળશે ત્યારે જામીશું યોગેશભાઈને આપવાનું હું આપણે મને વચન આપો આવશો ને બરોબર બરાબર છે આગળ જઈએ સમજી લેવાનું ના ટાઈમ હે ટાઈમ જવા દો આગળ <laughs> બહુ મજા આપતા સૂત્ર નંબર ત્રણ હજાર એકસો ને ત્રેવીસ ત્રણ એક બે ત્રણ ત્રણ પછી એક બે ત્રણ અહંકાર એટલે સુધી ડેવલપ થઈ શકે છે કે પરમાત્માને અહંકારમાં એક અંશનો જ ફેર રહે ક્રમિક માર્ગમાં અહંકાર ડેવલપ કરતો કરતો જાય ત્યારે આના પરથી બહુ મોટું પરમાર્થ સૂત્રનું સમજ નીકળી કે પરમાત્મા આત્માનું પરમાત્મા પદ પ્રગટ થવામાં સિદ્ધ થવામાં શું બને છે તો કે આ અહંકાર પર આત્માના પરમાત્મા પણામાં વિલીન થઈ જાય છે શું કહ્યું વિલીન થઈ જાય છે પરંતુ એ વિલીન થતો થતો થતો થતો થતો એક અંશ બાકી રહે ત્યાં સુધી એ થતો થતો રહ્યા કરે અને પછી છેલ્લે એક અંશમાં વિલીન થઈ જાય એટલે અહંકારની શુદ્ધિ સંપૂર્ણ સો ટકા સો ટકા કારણ કે આત્મા તો પરમાત્મા સ્વરૂપે સો ટકા છે જ એમને હતા કે હશે એવું રહેવાનું છે જ નહીં એ તો કાયમનું તમને શું લાગે છે બરાબર છે પતી ગયું તો પછી એટલે અહંકારે સો ટકા થઈ જ જવું છૂટકો જ નહીં એનો એનો એ કે છે ને કે ડેવલપ કરતો કરતો એટલે એ શુદ્ધિના વ્યવહારના શુદ્ધિના અંશો વધારતો વધારતો છેલ્લો એક અંશ બાકી રહે કેવો જ્ઞાનથી એટલું થઈ જઈ શકે છે એટલું થાય અને છેલ્લું આ એને શૈલેષીકરણ કે છે શું કે છે હું શૈલેષી કરે સિંધુઆર કેવડી ભગવંતોને હોય તીર્થંકર ભગવંતોને હોય એટલે ત્રણ સૂત્ર થઈ ગયા બરોબર છ ને દસ થઈ સાહેબ દાદાજી આમાં જે આમાં જે આપણા આપણા આજ્ઞાધર્મમાં સંભાવે નિકાલ જે છે ને એમાં આ શુદ્ધિકરણ થતું જાય છે ને એ બીજું શું તો પછી આપણો વ્યવહાર આપણે નહીં એ બારમા ગુણસ્થાન છીએ આટલે કેવળ જ્ઞાનના બહુ નજીકમાં ખ્યાત સ્વરૂપે છીએ અને આપણો વ્યવહાર અહીંયા આગળ ચોથે છે આપણા બધા માટે અને આપણે આપતા ઉત્તર માટે છઠ એ બધા પ્રગતિ કરતા જાય છે છોટી આપ સમજાયું આપણે ચોથે છીએ આપતા ઉત્તર જાય ઉપર હોય આપણા એટલે જ આપણે એમને વડીલ કહીએ ને કારણ કે એમને બહુ સુંદર પદ છે બ્રહ્મચર્યનું એટલે આ ઉચકાતું જાય છે એટલે કે વ્યવહાર ગુણસ્થાન ઉચકાય છે એમ કહેવાનું મતલબ બરોબર વ્યવહાર ગુણસ્થાન એટલે શું કે વ્યવહારની શુદ્ધિકરણ એટલે એની ઉર્ધ્વતા ડેવલપમેન્ટ એ આજ્ઞાધર્મથી થાય છે જેમ જેમ ત્રીજી અને ચોથી આજ્ઞા ત્રીજી ખાસ કરીને જેમ પસતી જાય અને ચોથી સિદ્ધ થતી જાય એટલે સંભાવ નિકાલ સિદ્ધ થતો જતો જાય તેમ તેમ અને શુદ્ધાત્મા ખાતું ભરાતું જતું જાય તેમ તેમ આ બે દ્રષ્ટિ સહેજ આવે રહ્યા કરે એટલા હોશિયાર ચાલો નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિયંતાણમ નમો હરિહંતાણ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણ નમો આયરિયાણમ નમો નમો વજ્રાયાણમ નમો નમો લોહે કબતાવણમ નમો નમો હરિયંતાણમ નમો નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્રાયાણમ નમો નમો લોહે સવસાવણમ નમો નમો હરિયંતા சித்தாளும் நமோ சித்தாளும் நமோ ஆயரியாளும் நமோ வஸ்தாயாளும் நமோ லோயிசவ சாவுளும் நமோ அரியந்தாளும் நமோ சித்தாளும் நமோ ஆரியாளும் நமோ வஸ்தாயாளும் நமோ லோயிசவ சாவுளும் நமோ அரிஹந்தாளும் நமோ சித்தாளும் நமோ नमो वायरियाणम नमो वज्रायाणम नमो लोय सबतावणम ऐसो पंच नमुक्कारो सब पाप पड़ासणो மங்களானம் சசவசின் பணமம் ஹவை மங்களம் ஓம் நமோ ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સતચિત આનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપણી સમક્ષ અહીંયા આપણા સ્ટેજ આગળ આનું નામ શું ગોપી અને મયુર ગોપી દીકરી છે આપણા પ્રભુભાઈ અને રસીલાબેનની જે અરુણમાં છે આપણા મહાત્મા અને ગોપી અને મયુર મયુર હૈદરાબાદમાં છે પ્રકાશભાઈ તમારા હૈદરાબાદના છે ફેમિલી પ્રકાશ આવ્યા છે કે હે હા તો એ બેના આજે અહીંયા આગળ આ બધા મહાત્માઓની આપતા પુત્રોની નિષ્ઠામાં હાજરીમાં બધાને આપણે બધી આપણે પ્રત્યક્ષતામાં એ પ્રભુતામાં પગલાં માંડવા માટે આજે નિશ્ચયથી નક્કી થયા છે એમને એટલે એમને એમના માતા પિતા અને એમનો કુટુંબ પરિવાર બંનેનો અહીંયા આવ્યા છે બધા અને એમને ભાવ થયો કે બધા મહાત્માઓ જે આવી શકે બધા જ પધારો અને અમારું આ પ્રસાદી સ્વીકારી અને અમારા પર કૃપા વરસાવજો હા એટલે કેવું વરસાદ વરસે એવું વરસાવા નહીં ને તો એમના માટે આપણા બધા તરફથી આપતા પુત્રો તરફથી અને આ બધા તરફથી આ એક એમને ભેટ આપીએ છીએ આશીર્વાદ આપીએ છીએ ઓમ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ અંતર્યામી દાદા ભગવાનના તેમજ સર્વે દેવદેવીઓના અનન્ય અલૌકિક આશીર્વાદ અને કૃપા અભિનવ દિવ્ય દાંપત્ય જીવન માટે આપ દેવને અહર્નિશ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો આપણા સર્વની ભાવના છે આ અગ્નિની સાક્ષીએ પાડેલા પગલાં અને સમય વર્તે સાવધાનના નાદથી આપને જીવનભર જાગૃત ઉપયોગમાં રહેવાનો મર્મ સંકેત સફળતા જીવનમાં ઉતરવું આપના સપ્તપદીના સોપાન સ્વપદને સાર્થક કરવા માટે સમર્થ બનવું પરસ્પરની પ્રકૃતિ સાથે અનુકૂળ થઈ પ્રકૃતિથી પર એવા પરમાત્મા પ્રકાશને પેખો એવી વિતરાગ દાદા ભગવાનની કરુણા કરુણા આશીષ આપ ગોપી અને મયુર બંને ઉપર સદાય રહો આદર્શ સહજીવનની યાત્રા કરતા આપના પરિવાર માટે ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત સ્વરૂપ અને ગૌરવરૂપ બનો એવી અમારા અંતરના ખૂબ આશીર્વાદ બ્લેસિંગ કંદરાજી અઢાર બે બે હજાર અગિયાર દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી શ્રી સુધીરભાઈ સકલ સંતતિ કવિરાજ આપતા પુત્રો તેમજ સર્વે મહાત્માના આશીર્વાદ સાથે આત્મી ભાવે જય સચ્ચિદાનંદ જય આટલા બધા સત્વ આજના દિવસના નિમંત્રક પ્રભુભાઈ રસીલાબેન પરિવાર એમના દીકરીના લગ્ન પ્રસંગ નિમિત્તે એમની બહુ ભાવના હતી અને કુદરતી દાદાજી પણ હાજર થઈ ગયા દરેક મહાત્માઓ ખાસ એમને આશીર્વાદ જય સચિદાન પોકારજો હવે પછીનો કાર્યક્રમ મંગળવારનો આજ્ઞા ધર્મનો સત્સંગ નવથી દસ બાબુકાકાના હોલમાં ગુરુવારની જગ્યાએ બુધવારે સાંજના ચારથી છ સ્વરૂપ કીર્તન ભક્તિ કેલનપુરી મુકામે કનૈયાભાઈ સાહનીના ડોટરના લગ્ન નિમિત્તે અને ગુરુવારે તિથિ પ્રમાણેની પ્રાતવિધિ દાદા આલય મુકામે રહેશે જય સચ્ચિદાનંદ આવતા રવિવાર વીસમી તારીખે આવતા રવિવાર વીસમી તારીખે સવારના દસ થી છ જાહેર આપતપુત્રો તથા દાદાજીનો સત્સંગ અને દર્શનનો કાર્યક્રમ કેલનપુરી મુકામે રહેશે દરેક સેન્ટરના સર્વ મહાત્માઓને ભાવમીનું આમંત્રણ પાઠવીએ છીએ જય સચિદ બુધવારનો બહેનોનો સત્સંગ પણ અહીંયા કેલનપુરી મુકામે જ કીર્તન ભક્તિ સાથે રાખવામાં આવ્યો છે કઈ રીતે કઈ રીતે દાદા ભગવન હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવન હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવન હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવન હવે અમે તમને જવા નહીં દઈએ અમારું સર્વે તમને સમર્પણ કરીએ ગુને મારું સર્વે તમને સમર્પણ કરીએ તે સાથે વર્તે